હેલો જીજે દનવટ પ્રણામ હા કરો હા જીજી પ્રથમ સ્કંદ અધિકારનું નિરૂપણ કરે છે શ્રવણ કરનાર શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ છે ત્યાર પછી મધ્યમ પ્રકરણ એટલે આમાં ત્રણ પ્રકરણ છે પ્રથમ પ્રકરણ મધ્યમ અને ઉત્તમ તો આ મધ્યમ પ્રકરણ અત્યારે આપણે ચાલી રહ્યું છે તો મધ્યમ પ્રકરણના પણ ચોથા થી છઠ્ઠા સુધીના ત્રણ અધ્યાય છે એના વક્તાનો અધિકાર એ નારદનો છે કારણ કે શ્રી ભાગવત રચવાના પ્રયોજન અથવા તો કારણ તે વ્યાસને કહે છે નારદ વ્યાસને ભાગવતનું બોધ કરવા આવેલ નથી કારણ કે વ્યાસ એ તો ભગવાનના જ્ઞાન અવતાર છે અને નારદથી એ ઉત્તમ છે વ્યાસે ભાગવત રચવું તેનું કારણ અથવા પ્રયોજન એ વ્યાસને જણાવવા જ તે આવેલ છતાં વક્તા તરીકેના તે અધિકારી છે મધ્યમ અધિકારી હોવાથી આરંભમાં વ્યાસજીના ખેદનો ઉલ્લેખ કર્યો અંતમાં નારદજી એ પોતાનું દ્રષ્ટાંત કહ્યું અને આ ચોથા અધ્યાયમાં સર્વધર્મ સંબંધી સંદેહ ગયા અને પાંચમા અધ્યાયમાં ભક્તિનો મહિમા કે છે પાંચમા અધ્યાયમાં વ્યાસે નારદને પોતાની ચિંતાનું કારણ પૂછતા આ પાંચમા શ્લોકમાં પૂછ્યું નારદ તેમને ઉત્તર આપે છે નારદ કહે છે કે તમે એટલે કે વ્યાસે ભગવાનના ગુણોનું ગાન કરેલું નથી તેથી જે જે સંભળાય છે એવું છે તો પાંચમા અધ્યાય થી ફરીથી લઉં પાંચમા અધ્યાયમાં વ્યાસે નારદ સંભળાયું હમણાં તમે ચૂપ થઈ ગયા ને એટલે મેં કહ્યું હા જી એટલે પાંચમા અધ્યાયમાં એમ કીધું કે ચિંતાનું કારણ પૂછે છે અને ત્યાર પછી એનો જવાબ આપ્યો કે ભગવાનના વ્યાસજી કહે છે કે ભગવાનના ગુણોનું તમે ગાન કરેલું નથી તેથી તમને ચિંતા થઈ રહી છે તેથી સમાધા તેથી સમાધિમાં થી ભગવાનનું ભક્તિ ઉત્પન્ન કરનાર ચરિત્ર જાણી અને તેમનું સ્મરણ કરો આ તેરમા શ્લોકમાં કહ્યું ભગવાન તમારા અવતારનું પ્રયોજન જાણો અને ભગવાનના ચરિત્રનું ટૂંકાનમાં નિરૂપણ કરો કારણ કે ભગવાનનું ચરિત્ર વાણી અને મનથી પણ જાણી શકાય તેવું ન હોવાથી તેનું સંપૂર્ણ નિરૂપણ થઈ શકે તેમ નથી આ એકવીસમાં શ્લોકમાં જણાયું એ પ્રમાણે સામાન્ય રીતે વ્યાસજીના પ્રશ્નનો ઉત્તર આપી આરંભમાં કરવાના સાધનથી માંડી અને ફળ પ્રાપ્ત થાય ત્યાં સુધીના સાધનો અનુક્રમે કહેવા માટે દ્રષ્ટાંત તરીકે નારદ એ પોતાનું ચરિત્ર ત્રેવીસ થી ઓગણચાલીસ શ્લોકમાં કહે છે આધ્યાર્થ જીજી પાન કળ્યું ત્રેવીસમાં શ્લોકની અંદર હવે લઉં છું કે ત્રેવીસમાં શ્લોકની અંદર એવું કીધું કે સત્પુરુષોનો જે સંબંધ થયો એમને નારદજી ને ચતુર્માસમાં જે યોગીઓની સાથે સેવામાં જોડાયા ત્યાર પછી એમને સત્પુરુષનો સંબંધ થયો અને એનાથી સેવા માટે સત્સંગ એ પહેલું સાધન થયું અને ત્યાર પછી ચોવીસમાં શ્લોકની અંદર દોષ રહિત સેવા એ બીજું સાધન કીધું કે મનન કરવામાં થતા વિઘ્નોનો નાશ કરનારી સેવાની જરૂર હતી બહુ બોલવું અથવા ન બોલવું એ સેવાની સાથે રહેલો દોષ બંને દોષને દૂર કરનારો ગુણ એ થોડું બોલવાનું છે આ દોષ રહી સેવાનું સાધન આ બીજું કીધું ત્યાર પછી હવે પચીસમો શ્લોક છે હવે પચીસમા શ્લોકમાં ત્રીજું સાધન બતાવે છે કે ઉચ્છિષ્ટલે પદ અનુમોદિતો વિજયી સકૃત ભુજે તદ પાસ્તકી द्विषः एवं प्रवृत्तस्य विशुद्धचेतसः तद्धर्म એવાત્મા રુચિ વ્યજાયક દ્વિજોની સંમતિ પામેલ મેં ઉચ્છિષ્ટ અને લેપ વાર ખાધા તેનાથી મારા પાપનો નાશ થયો એ એ પ્રમાણે પ્રવૃત્તિ કરનાર વિશુદ્ધ ચિત્તવાળા મારા મનની રુચિ તેઓના ધર્મોમાં જ થઈ પાપનો નાશ અને યોગીઓના ધર્મમાં રુચિ એ તેનાથી પણ અંતરંગ સાધન છે ઉચ્છિષ્ટ એટલે ભોજન કરતા વધેલું અને લેપ એટલે પતરાળામાં ચોટી રહેલું આ ચાર યોગીઓના તે એઠું અને લેપ ભેગા કરી અને એકવાર ખાધું તે પાપના નાશનું સાધન થયું તો આની અંદર ત્રીજા નંબરનું આ બતાવે છે સાધન અંતરંગ સાધન કે જે ઋષિઓ સાથે યોગીઓ સાથે રહ્યા અને એમને બીજોની સંમતિથી જે ઉશિષ્ટ લીધું એના થકી તેમના પાપનો બધો નાશ થયો અને એ પ્રમાણે પ્રવૃત્તિથી એના દ્વારા એમને વિશુદ્ધ ચિત્તવાળા મનની રુચિ એ ધર્મમાં થઈ કે જે આ પાપનો નાશ અને યોગીઓનો ધર્મમાં રુચિ થઈ આ અંતરંગ સાધન થયું નારદજીને શુદ્રને મતિ ન આપવી ઉચ્છિષ્ટ ન આપવું હોમ કરેલું ન આપવું આ મનુસ્મૃતિ વગેરેના વાક્યો હોવાથી યોગીઓએ ઉચ્છિષ્ટ વગેરે કેમ આપ્યા એવો પ્રશ્ન થાય તેથી સંમતિ પામેલા એમ કહેલું છે એટલે હવે અહીંયા આગળ જે ત્રેવીસમાં શ્લોકમાં થયું હતું આપણે કે સંમતિ પામેલા એ આ સંમતિ પામેલાની વાત થઈ કે એમને કેમ આપ્યું તો અહીંયા એ પ્રશ્ન થયો છે તો સંમતિ પામેલા એમ કહ્યું હવે આગળ એનું કહે છે કે નારદને જ એવી ઈચ્છા ઉત્પન્ન થઈ કે ઘણા પવિત્ર મહાપુરુષના ઉચ્છિષ્ટ રૂપ શુદ્ધ સત્વવાળા અન્નથી હું મને પાવન કરીશ પછી ઉચ્છિષ્ટ આપી બીજોને આનંદ થયો તે સંબંધમાં મેં પ્રાર્થના કરતા તેમને માત્ર સંમતિ આપી પરંતુ પોતે ઉદ્યમ કરીને મને ઉચ્છિષ્ટ ન આપ્યું એટલે અહીંયા આગળ એવું થયું કે જે નારદજી છે એ નારદજીએ ઉદ્યમ એટલે કે જે સંતો હતા એ એમને એવું ચાર જે મહાપુરુષો એમને પોતાની જાતે ઉચ્છિષ્ટ આપ્યું નથી પણ નારદજીએ પ્રાર્થના કરી એનાથી એમને આ પુરુષોએ સંમતિ આપી છે એટલે નારદજીએ પ્રાર્થના કરી ત્યાર પછી એમને આપ્યું છે એમને પોતાની જાતે મહાપુરુષે આપ્યો નથી વળી નારદ એ બ્રાહ્મણનું બીજ હોવાથી સંપૂર્ણ રીતે શુદ્ર ન હતો આ ગૃહસ્થોનો ધર્મ છે અને તે પણ સાધારણ શુદ્રોપતિ એટલે કે આ ગૃહસ્થોનો ધર્મ એટલે કે શુદ્રોને મતિ ન આપવી એ અને તે સાધારણ સાધારણ એટલે કે સેવક ન હોય સેવાઓને જે આપ્યું એ વળી પુષ્ટિ માર્ગમાં સેવા સ્નેહ સાથે કરાય છે અને આ કૃપાનું ફળ હતું આ એટલે કે જે ઉચ્છિષ્ટ લેવાની સંમતિ મહાપુરુષે આપી તે અને ફળ એટલે કે માર્ગના ભેદથી એ આપ્યું તે દોષ ન હતો જેમ ઔષધથી અજીર્ણ મટે તેમ ઉચ્છિષ્ટ અન્નથી પ્રાપ્ત કરેલા દેહથી અન્નમય દેહના દોષના સંતાનનો નાશ થાય છે એવો અર્થ છે તેનાથી મારા પાપનો નાશ થયો શબ્દથી તે કહે છે ઉચ્છિષ્ટ ભોજન ખાવાના એકલા નિયમથી પણ દોષનો નાશ થવાનું લોકમાં સિદ્ધ થયેલું છે એમ જે શ્લોકમાં બતાવ્યું એ શબ્દથી કહેલું છે એટલે અહીંયા આગળ એવું કીધું કે જેમ ઔષધિથી અજીર્ણ મટે છે એ રીતે જે ઉચ્છિષ્ટ અન્ન લીધું એનાથી નારદજીના દેહના બધા દોષો મટ્યા અને જે ઉત્પન્ન થતા હોય એ એના સંતાનોનો નાશ થાય એ રીતે જે કોઈ દોષ હોય એ પણ એમના દોષ થયા નથી એટલે એ નારદજીના પાપનો એનાથી નાશ થયો છે એમ આત્મ શબ્દથી પણ કહેવામાં આવ્યું છે રુચિ ઉત્પન્ન કરનાર દ્રવ્યથી અરુચિનો નાશ થાય છે તેમ સત્પુરુષોના ધર્મમાંની રુચિને અટકાવનાર દોષ દૂર થતા રુચિ પોતાની મેળે જ થઈ એમ ઉત્તરાર્ધથી કહે છે પ્રવૃત્તિ કરનાર વિશેષણથી સદા ઉચ્છિષ્ટ વિગેરે ખાવાનું કહે છે તે નિયમથી ચિત્ત શુદ્ધ થયું એમ વિશુદ્ધ ચિત્ત વાળા વિશેષણથી કહેલું છે એટલે અહીંયા આગળ એવું બતાવ્યું કે સદા ઉચ્છિષ્ટ એટલે કે દરરોજ જ એમને મહાપુરુષોનો આ ઉચ્છિષ્ટ લેતા હતા એનાથી તો બરાબર છે પણ કે એવો નિયમ પણ નથી પણ જે આ ઉચિત લે તેનાથી સામાન્ય રીતે દોષ જાય છે એ પણ કહેવામાં આવ્યું મિલકત ન રાખવી સંગ ન કરવો અને ભગવાનનું ચિંતન કરવું વગેરે કરવા એવા તે યોગીઓનો ધર્મ હતો તેમાં તેઓની પ્રેરણા વિના મારા મનને જ રુચિ ઉત્પન્ન થઈ અને તે વધી એવો અર્થ છે આ નિયમ પ્રમાણે થયેલું એમ કહેવા વ્યજાયક હ્યસ્તન ભૂતકાળનો પ્રયોગ કરેલ છે એટલે અહીં આગળ હવે યોગીઓનો ધર્મ સમજાયો છે કે મિલકત ન રાખવી સંગ ન કરવો અને ભગવાનનું ચિંતન કરવું એ આ યોગીઓનો ધર્મ છે હવે એ જે યોગીઓ છે એમને પ્રેરણા વિના જ મારા મનમાં જ એ આ રુચિ ઉત્પન્ન થઈ એવું અહીંયા આગળ કીધું એટલે કહેવાનો મતલબ એવો થયો કે એમને મને પ્રેરણા એટલે કે એવું કહેવું ના પડ્યું કે તમે આ ધર્મમાં જોડાઓ તેમ છતાં એમને જે આ ઉચ્છિષ્ટ લીધું તેના કારણે એમના પાપનો નાશ અને ના ધર્મ માં રુચિ થઈ એવું જે સમજાયું મને હા સરસ આમાં કોઈ હોય તો બોલો હા જે આ વ્યજાયત કીધું ને ભૂતકાળમાં એ એટલી મને ના સમજાયો છેલ્લો એટલે હ્યસ્તન ભૂતકાળ પ્રયોગ કરે છે ને વિશેષેણ આપમંતાત જાયતે એટલે થઈ એમ રુચિ મારી સારી રીતે થઈ એમ હેલો જેજે હેલો હા બોલો સંભળાય છે હા આમાં જે છે ને ઉચ્છિષ્ટ અન્નથી પ્રાપ્ત કરેલા દેહ થી અન્નમય દેહ ના દોષ ના સંતાનો એટલે જે મહાપુરુષો નું જે ઉચ્છિષ્ટ હતું એ અન્ન નારદજી એ લીધું પછી એમના નારદજી ના જે દેહ છે અન્નમય દેહ એ એમના દોષ નો નાશ થયો એવું થયું ઉપરની પહેલી લીટી છે બીજા પાન પર હા બરોબર એ રીતે જ છે એનો તાત્પર્ય અન્નમય દેહના દોષના સંતાનનો નાશ થાય છે હા હા જોજો આગળ કોનો છે વારો આના પછી કોનો ક્રમ છે અને મારો ક્રમ છે હું કરું છું જ્યોત્સનાબેન બોલું હા કરો આજે રીતે નોટ પ્રણામ એવી રીતે એટલે આગળના પચીસમાં શ્લોકમાં જોયું એટલે કે એવી રીતે અંદરના દોષ ન હોવાથી એવી રીતે અંદરના દોષ ન હોવાનું અને ગુણ હોવાનું કહી નીચેના શ્લોકથી બહારના ગુણો હોવાનું કહે છે એટલે ચોવીસ પચીસમાં શ્લોકમાં એ થયું કે એમને અન્ન જે લીધું ઉત્સિષ્ટ તેનાથી એમના અંદરના દોષો ગયા અને ગુણ પણ આવ્યા એમને કે જે એમની કથામાં રૂચિ થઈ એટલે એના પછી શ્લોક કહે છે વહમ કૃષ્ણ કથા પ્રગાયતામ અનુગ્રહિણા શ્રવણમ મનોરમા તા શ્રદ્ધયા મેનુપદમ વિષ્ણુવતમ પ્રિય શ્રવણ પ્રિય શ્રવણ સ્વયંગ મમા ભગવત ઋષિ એટલે ત્યાં દરરોજ મનને મનને આનંદ આપનારી શ્રી કૃષ્ણની કથાનો ઉત્તમ ગાન ઉત્તમ ગાન કરનારાઓની કૃપાથી હું તે સાંભળતો હે વાલા તે કથાઓના પદે પદનું શ્રદ્ધા થી શ્રવણ કરતા પ્રિય કીર્તિ કીર્તિવાળામાં મારી રૂપિ થઈ એટલે કે જે મહાન મહાપુરુષો હતા તેમની સાથે રહેતો અને તેમની સાથે હું રોજ જે કૃષ્ણ કૃષ્ણની કથા સાંભળતો હતો તેથી મને પ્રિય કીર્તિવાળા એટલે ભગવાનમાં મારી રૂપિ થઈ દરરોજ શબ્દનો હું હું સાંભળતો શબ્દ સાથે સંબંધ છે અથવા પરમહંસોનો આ સદાનો ધર્મ હતો એમ જણાવવા દરરોજ એમ કહેલું છે એટલે દરરોજ એટલે કે રોજ જે મહાપુરુષ હતા એ ભગવાનનું ગુણગાન ગાતા હતા અને તેથી એમને એવું કહ્યું તો હું દરરોજ હું સાંભળતો એ શબ્દનો પ્રયોગ કર્યો છે શ્રી કૃષ્ણ શબ્દથી એમ જણાવેલું છે કે આ પરમહંસો પણ ભક્તો હતા તેઓ ઘણા ઘણા પ્રેમને લીધે ગાન કરતા ઉત્તમ ગાન તે ભગવાનના ઉપરના પ્રેમથી કરતા હતા એટલે આ જે મહત પરમહંસો હતા તે ભગવાનના ભક્તો હતા અને બહુ પ્રેમથી ભગવાનના કથાનું ગુણગાન ગાતા હતા કૃપાથી શબ્દ વડે એમ જણાવ્યું છે કે હું તેઓની આજ્ઞાથી શ્રવણ કરતો એટલે કે કૃપા એટલે કે પરમહંસોની કૃપા છે મારા પર તેથી હું તેમની આજ્ઞા લઈને હું એનું શ્રવણ કરી કરતો હતો પરંતુ પ્રસંગને લીધે જ કરતો ન હતો એટલે કે કોઈક વાર નહીં પણ દરરોજ અર્થ નહીં કહી રહ્યા છે કથા અને મનોરથ એ બે શબ્દોથી એમ જણાય છે કે તેઓ અર્થ અને અભિપ્રાય મને સમજાવતા એટલે કથા એકલી કથા જ નહીં પણ કથા અને એનો એટલે કે અર્થ અને અભિપ્રાય કે શું કહેવા માંગી રહ્યા છે એ પણ મને સમજાવતા તેઓના આગ્રહથી શ્રવણ કરતો ન હતો એમ જણાવતા મનને આનંદ આપનારી કહેલું છે એટલે કે એમનો આગ્રહ હતો તેથી જ હું સાંભળવા બેસતો હતો એવું નથી પણ મને પણ મનમાં ઘણો આનંદ થતો હતો મનનો આનંદ હતો જેઓમાં તેવી કથાઓ હતી એટલે કે એ કથા એટલી સરસ હતી જેથી મનમાં આનંદ થતો હતો મને એવું નારદજી કહી રહ્યા છે એવી રીતે એક શ્રવણ ભક્તિ મને પ્રાપ્ત થઈ તેનું ફળ નારદ થવા સુધીનું થયું ત્યાર પછી કીર્તન ભક્તિ છે તેથી હાલ તો કીર્તન કરું છું એવી રીતે ભવિષ્યમાં સ્મરણ વગેરે વધતા તેટલા નવ કલ્પોથી નવ પ્રકારની સાધન ભક્તિ પ્રાપ્ત થતા પ્રેમ ભક્તિથી ભગવાનનો સાયુજ્ય થશે એટલે આ નવતા ભક્તિથી ભગવાનમાં સાયુજ્ય થશે એવું કહી રહ્યા છે એવો શાસ્ત્રનો અર્થ છે તે પૈકી શ્રવણ શ્રવણનું ફલ ઉત્તરાર્થથી કહ્યું છે શ્રવણ વગેરે અદ્રશ્ય દ્વારા અદ્રશ્ય દ્વારા ફલ પ્રાપ્ત કરાવતા નથી પરંતુ પોતાના સ્વરૂપથી જ પ્રાપ્ત કરાવે છે એટલે કે આ શ્રવણનું ફળ છે તે પોતાનું એટલે શ્રવણ કરવાથી ભગવાનના ગુણગાન ગાવાથી કે અદ્રશ્ય પ્રારબ્ધ દ્વારા પ્રાપ્ત થતું ફળ નથી પરંતુ શ્રવણ એટલે ભગવાનની કથાઓથી જ એનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાનનું યથાર્થ જ્ઞાન તેનું ફળ છે એટલે ભગવાનનું યથાર્થ એટલે સારી રીતે જ્ઞાન થવું તે જ ફળરૂપ છે તેવું જ્ઞાન થાય ત્યારે જ કીર્તન કરવાનો અધિકાર થાય છે ત્યારે ભગવાનનું આવું સારી રીતે જ્ઞાન થાય તો જ આપણાથી કીર્તન કરવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે એટલે નારદજી એવું કહી રહ્યા છે કારણ કે પાછળનીના આરંભથી પહેલાની પૂરી થાય છે આ થોડું વાક્ય મને નથી સમજાતું તેથી તેથી શ્રવણ સદા કરવું જોઈએ એ કહે છે કે તે કથાઓનું ઘણા આદરથી અનુપદમ એટલે શબ્દનો અર્થ અને અક્ષરોના અર્થ સાથેના વાક્યથી હું શ્રવણ કરતો એટલે ખાલી સાંભળવા પૂરતા વાક્યનો અર્થ નહીં પણ અર્થ અને અક્ષરોના પણ અર્થના અર્થ સાથે જે વાક્ય થતું તે વાક્યથી હું શ્રવણ કરતો હતો એવું કહી રહ્યા છે તેનાથી ભગવાનમાં રુચિ થઈ તેથી એમાં મને ભગવાનમાં રુચિ થઈ પણ શ્રવણ દ્વારા થઈ છે એટલે કે આ ભગવાનમાં રુચિ થઈ એ શ્રવણ દ્વારા થઈ છે તે પ્રિય શ્રવ શ્રવતી શબ્દથી કહેલ છે એટલે પ્રિય છે શ્રવણ શ્રવણ અથવા કીર્તન જેમને તેવા ભગવાન છે એટલે ભગવાનને નું શ્રવણ અને કીર્તન જે પ્રિય છે તેવા ભગવાનની વાત કરી રહ્યા છે હું છેતરતો નથી એમ જણાવવા હે વાલા એટલે કે હું ખાલી ઉપર ઉપરથી નથી કહેતો પણ હું ખરેખર સાચું જ કહું છું તમને એવું કહેવા માટે એમને વાલા પદનો ઉપયોગ કરે છે એવું કોમળ સંબોધન કરેલું છે પ્રમાણના બળનો ત્યાગ કરી ઇન્દ્રિયોના સ્વાભાવિક વિષયનો સ્વીકાર તે રૂચિ એટલે એ રુચિની ડેફિનેશન આપી રહ્યા છે કે પ્રમાણ બળ એટલે ભગવાન છે એવું પ્રમાણને જ કરવાની જરૂર નથી રહેતી પણ એમની ઇન્દ્રિયોનો સ્વભાવથી જ ઋષિ થઈ ગઈ એટલે આગળ પચીસમાં શ્લોકમાં આવે કે ઋષિ પોતાની મેળે થઈ છે એ કહ્યું એ પ્રમાણે એમના ઇન્દ્રિયો હવે સ્વાભાવિક રીતે જ એમની ઋષિ થઈ છે એ જણાવ્યું આટલી સમજ આમાં આ વચ્ચેની એક રીતે એટલી સમજ નથી પડી પાછળની ના આરંભથી પહેલાની પૂરી થાય છે એટલે આમાં એમ કહ્યું ને કે સદૈવ હિ કીર્તને અધિકાર એમને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા રહ્યા અને એમનું જે શ્રવણ હતું એ પણ અનુપદ શ્રવણ હતું એટલે પદ અને અક્ષર અને વાક્ય એના વિચાર પૂર્વક નું એમનું શ્રવણ હતું તો એ જાતનું શ્રવણ જ્યાં સુધી કીર્તન ભક્તિ એમને પ્રાપ્ત ન થઈ ગઈ ત્યાં સુધી એમણે શ્રવણને નિરંતર કરતા રહ્યા એટલે જ્યાં સુધી કીર્તન ભક્તિ એટલે ભાવિ ક્રમમાં આવનારી ભક્તિ છે એ આરંભ ન થઈ જાય ત્યાં સુધી એના પૂર્વનું જે સાધન છે એટલે શ્રવણ એની નિરંતરતા બનાવી રાખવી જોઈએ જેમ રિલે દોડમાં એવું હોય ને કે આઠસો ની દોડ હોય તો ચારસો મીટર સુધી એક જણો દોડીને આવે પછી એના હાથનો ફ્લેગ છે એ એના આગળનો જે વ્યક્તિ હોય એને આપે એ વ્યક્તિ જ્યારે આપે ત્યારે એવું ના હોય કે ઓલા ઉભો થઈ જાય ચારસો મીટરમાં હજી પચાસ મીટર બાકી હોય ત્યારથી ઓલો સાથે દોડવાનું ચાલુ કરી દે અને જે પોઈન્ટ ઉપર ચારસો મીટર પૂરા થાય ત્યાંથી બી પહેલાના હાથમાંથી એ પકડી અને પાછી ભાગવાનું શરૂ કરે પૂર્વ સાધન જે છે એની નિરંતરતા જ્યાં સુધી ઉત્તર ભાવી નો આરંભ ન થઈ જાય ત્યાં સુધી એને કરતા રહેવું જોઈએ એ તાત્પર્ય આ વાત કહી છે એટલે અતઃ શ્રવણથી નૈરંતર્યમ કર્તવ્યમ એમ એનો ફલિત બતાવે છે સવારનું પદ ભગવાનનું યથાર્થ જ્ઞાન કબૂલ છે અને તેવું જ્ઞાન થાય ત્યારે કીર્તન કરવાનો અધિકાર થાય અત્યારે આપણે તો શ્રવણ કીર્તન અને સ્મરણ એ જે ત્રણ નાનો વસ્તી છે એને આપણે એક સાથે લઈ રહ્યા છીએ મતલબ આપણા વ્યવહારની અંદર કે જે આપણે જેનું શ્રવણ કે પઠન કરીએ છીએ એને જે આપણે બોલીએ છીએ એ કીર્તન ભક્તિ છે એનું ચિંતન કરવું મનન કરવું એ સ્મરણ ભક્તિ છે તો શ્રવણ થાય એના પછી ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય એના પછી કીર્તન કરવાનો અધિકાર થાય એટલે શ્રવણ કીર્તન સ્મરણ એ પેરેલલ ચાલતી જે પ્રક્રિયા છે એ અત્યારે ઔપચારિક શ્રવણ કીર્તન સ્મરણ છે પારિભાષિક નહીં એમ સમજવું તો શ્રવણ ભક્તિ નો અર્થ એ છે કે પ્રભુ સંબંધી જે કંઈ પણ શબ્દનો કે વાક્યનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ એના શક્તિ તાત્પર્યના નિર્ધારણ પૂર્વકનું શ્રવણ હોવું જોઈએ એ જાતનું ભાગવત સંબંધી જે કઈ પણ શ્રવણ છે એના શક્તિ તાત્પર્યના નિર્ધારણ પૂરેપૂરું રૂપ થઈ ગયું તો એ ભક્તિ સિદ્ધ થઈ એટલે તમે જે કંઈ પણ સંગ્રહ કરવાનો છે તમારા આગળના કોર્સ માટે એ સંગ્રહ તમે પૂરેપૂરો સારી રીતે કરી લીધો તો એની પૂર્ણતા ત્યાં થઈ એમાં એનો મતલબ એવો નથી કે ત્યાં સુધી આપણે જે શ્રોતા છે એ સર્વથા સ્મરણ કરે જ નહીં કે કીર્તન કરે જ નહીં એવી કોઈ રોકટોક નથી એના વિષયમાં પણ આ જાતનું સાંગોપાંગ શ્રવણ થઈ ગયા પછી થનારું જે કીર્તન છે એ કીર્તન ફળદાયી થાય એ તાત્પર્ય શીખાનો હતો યોગ્યતા એવું જ્ઞાન થાય ત્યારે જ કીર્તન કરવાનો અધિકાર થાય છે એટલે એ પછી આપણને આગળના કોર્સમાં એવું નથી પરના સેન્સમાં વાત કીધી ભારતમાં જોઈએ તો આપણું બધું સાથે ચાલુ હા બોલો હા જીજે અહીંયા એવું કહ્યું કે શ્રવણ વગેરે અદ્રષ્ટ દ્વારા ફલ પ્રાપ્ત કરાતા નથી પરંતુ પોતાના સ્વરૂપથી જ ફલ પ્રાપ્ત કરાવે તો એક અદ્રષ્ટથી પ્રાપ્ત થતી હલો હા બરોબર છે હા એક અદ્રષ્ટથી પ્રાપ્ત થતું ફલ એક આપણે જે કર્મો કે ક્રિયા કરીએ છીએ જે એ ક્રિયામાં મતલબ જે કર્મોથી પ્રાપ્ત થતું ફલ એ અલગ અને પાછું શ્રવણ પોતાના સ્વરૂપથી જ ફલ પ્રાપ્ત કરાવે છે આમાં બધામાં કેવી રીતે ડિફરન્સ કરવાનો અહીંયા કીધું કે શ્રવણ દ્વારા ફલ પ્રાપ્ત કરાવતા નથી પરંતુ પોતાના સ્વરૂપથી જ પ્રાપ્ત કરાવે છે એટલે કે શ્રવણ આપણે જેવી રીતે શ્રવણની વ્યાખ્યામાં જોઈએ તો ભગવાનના નામ લીલા મહાત્મ્ય ચરિત્ર વગેરેનું શ્રદ્ધા દ્વારા એને સાંભળવું એ શ્રવણ ભક્તિ છે કોઈક એ શ્રવણ કરવાનું આપણે કેવા શબ્દો સાંભળીએ છીએ એનું ફળ કોઈ બીજું આપે છે એવું એનું તાત્પર્ય નથી અદ્રશ્ય એટલે કે આપણને કોઈ ન દેખાતું કોઈ પદાર્થ જેવી રીતે ઈશ્વર એનું ફળ આપે છે કે કોઈ બીજું એનું ફળ આપે છે એવું એનું તાત્પર્ય નથી પણ શ્રવણ ભક્તિ પોતે જ એ ફળને ઉત્પન્ન કરે છે એ ઠાકોરજીની શ્રવણ લીલા મહાત્મ્ય ચરિત્ર વગેરે સાંભળ્યા એના દ્વારા જ ઠાકોરજીનું સ્વરૂપનું જ્ઞાન થાય છે એ શ્રવણ ભક્તિ સાધન છે અને ફળ આપનારો કોઈ વ્યક્તિ બીજો છે એવું એનું તાત્પર્ય નથી શ્રવણ ભક્તિ પોતે જ ફળને ઉત્પન્ન કરે હા રાજા પણ હવે એટલે આમાં બે વસ્તુનો તો થઈ ગયું ડિફરન્સ એક અદ્રષ્ટ અને એક આ શ્રવણ ભક્તિથી પ્રાપ્ત થતું ફળ પણ હવે અદ્રષ્ટથી અદ્રષ્ટ એક પ્રકારનું ફળ છે અને કર્મથી પ્રાપ્ત થતું એક પ્રકારનું ફળ છે આ બંનેમાં કોઈ ભેદ ખરો નો મતલબ મહાપ્રભુજીની દ્રષ્ટિમાં ઈશ્વરની ઈચ્છા છે એ જ અદ્રશ્ય છે એનાથી ભિન્ન કોઈ અદ્રશ્ય નથી પણ કર્મ માર્ગમાં મીમાંસકોએ ઈશ્વરના છેદને ઉડાડવા માટે એક અદ્રશ્ય નામનું એલિમેન્ટ એમણે વચ્ચે ઊભું કર્યું છે અને એ ઊભું કરવા પાછળ મીમાંસકોનો એમની મજબૂરી એ છે કે કોઈ પણ કર્મ સંપન્ન થયું અને એ વેદ છે એ કર્મના સંબંધી કોઈ ફળનું વિધાન કરી રહ્યું છે કે જ્યોતિષ્ટોમ અને સ્વર્ગ કામો યજિત તો જ્યોતિષ્ટોમની છેલ્લી આહુતિ થઈ અને યજ્ઞ સંપન્ન થવાનો જ્યારે સંકલ્પ એનું વિસર્જન થયો તો તત્કાલ સ્વર્ગમાં પ્રવેશ થઈ જવો જોઈએ યજ્ઞ કરતામાં એવું તો થઈ નથી રહ્યું એમ જેટલા પણ કર્મો કરવામાં આવી રહ્યા છે એવામાં કોઈ પણ કર્મો ક્ષણ તો ફલ પ્રદાન કરતા નથી તો હવે સમસ્યા એ છે કે જ્યારે પણ એ વ્યક્તિને ફલ પ્રાપ્ત થાય છે એનો આ કર્મ સાથે સંબંધ કઈ રીતે બને તો એ સંબંધને બનાવવા માટે એ કહ્યું કે એનો મતલબ એ થયો કે જે કર્મ આપણા દ્રષ્ટ સાધનોથી સંપન્ન થાય છે અને એ કરતા ને જ્યારે પણ અમુક વર્ષો પછી કે અમુક જન્મો પછી કોઈ ફલ પ્રાપ્ત થાય છે એ ફલનો પણ એમને શ્રેષ્ઠ અનુભવ છે ભોગવે છે એટલે તો સાધન પણ દ્રષ્ટ છે અને ફલ પણ દ્રષ્ટ છે એટલે અનુભવ ગોચર છે એના બે વચ્ચે જે ગેપ પડેલો છે એ ગેપની વ્યાખ્યા કેમ કરવી તો એમણે કહ્યું કે આમાં આપણને એવું માનવું પડશે કે એક કર્મનો જે પ્રભાવ પેદા થયો છે એ અદ્રશ્ય રૂપમાં ક્યાંક પડેલો છે મોજુદ છે અને એ અદ્રષ્ટની પ્રક્રિયાથી જ પછી જે તે કરતા છે એને ફલ પણ પ્રદાન કરી દે છે એમાં કોઈક યજ્ઞ છે એ મુખ્ય યજ્ઞ હોય એ યજ્ઞના સાથે સાથે એના આનુષંગિક નાના મોટા અનેક કર્મો હોય જેમ કે પ્રદક્ષિણા હોય સ્તુતિ હોય કે બલી કર્મ હોય શ્રાદ્ધ હોય નાના મોટા જે અંગ દેવતાઓ છે એમનું પૂજન અર્ચન હોય દાન વગેરે હોય અમુક પ્રકાર કે વ્રત હોય આમ નાની મોટી અસંખ્ય ક્રિયાઓથી એક મુખ્ય યજ્ઞ છે સંપન્ન થતો હોય હવે જેટલી પણ યજ્ઞની આનુષંગિક ક્રિયાઓ છે એ બધાનું પણ પોતાનો કંઈક ફલ છે એ નાની નાની બધી ક્રિયાઓ ભેગી કરી અને એક મોટા ફલને પેદા કરે છે એ ક્રિયાઓ પણ ફરી પાછી એવું નથી કે સંપર્ક થઈ જતી હોય ઘણા દિવસો સુધી પણ એ યજ્ઞ સંબંધી જે પ્રકારનો યજ્ઞ હોય તે અનુસાર કોઈ દસ દિવસ ચાલે કોઈ મહિનો દિવસ ચાલે કોઈ મહાસત્રો હોય તો અમુક વર્ષો સુધી પણ ચાલ્યા કરે તો એના સંબંધી જે નાની નાની ક્રિયાઓ છે એ પણ જો કોઈક ને કોઈક ફલને પેદા કરતી હોય તો એ ફલ હોય છે તો એમણે એમ કહ્યું કે આ બધા જે છે એ અદ્રષ્ટના રૂપમાં આ બધું જમા થતું રહે છે અને પછી એકઠું થઈને એને એક ભેગું કરતાને પ્રદાન કરે છે તો એટલા માટે એમણે ઈશ્વરને તકદી ન આપવી પડે એટલે એમણે એક અદ્રષ્ટ વિચાર્યું છે એવી રીતે અગર કર્મમાં કોઈ આવું અદ્રષ્ટ હોય અને એ કર્તાને ફલ પ્રદાન કરતું હોય એવી રીતે શ્રવણ છે ભગવત સંબંધી શ્રવણ છે એ પણ કોઈ અદૃષ્ટને પેદા કરતું હોય અને તે પછી કોઈ ફલને પેદા કરે એવું હોય છે કે પ્રભુ સંબંધી શ્રવણ છે એ સ્વયં જ ફલ પ્રદાન કરે છે તો એના માટે અહીંયા ખુલાસો કર્યો કે શ્રવણાદિ નામ ન અદૃષ્ટ દ્વારા ફલ સાધકત્વ કિંતુ સ્વરૂપેણ એવા જે શ્રવણ વગેરે નવધા ભક્તિ છે એ અદ્રશ્યને પેદા કરી અને તે પછી એના દ્વારા ફલ પ્રદાન કરતા હોય એવું નથી એ સ્વયં જ ફલ પ્રદાનને કરશે જે જે આ જે મત છે એ મીમાંસકો નો મત છે અદ્રષ્ટ નો હવે પણ આપણે ત્યાં એના માટે શું વ્યવસ્થા છે કે આપણે એને સંચિત કર્મ કહીએ છીએ જે જેના આ લોકો અદ્રશ્ય કહે છે એને નહીં એ તો શરૂઆતમાં જ તો કર્યો ને કે મહાપ્રભુજીના મત અનુસાર અદ્રશ્ય એ ઈશ્વર ઈચ્છા છે ઈશ્વર ઈચ્છા હા બરાબર હા જી હવે શું કરવાનું હાજી મારો આરો છે સત્તાવીસમો શ્લોક હા કરો હા હે તેથી શું થયું એમ આગળ કહે છે એવો પ્રશ્ન થાય છે તેથી નીચેનો શ્લોક કહે છે હે મોટા મુનિ તેનામાં જેને સમય જેને તે સમયે રુચિ પ્રાપ્ત થયેલી એવાની જે શ્લોક વાંચ્યું છું તસ્મિન સદા લબ્ધ રુચે બ્રહ્મુને પ્રિય શવસ્ય કલિતા મતિમર્મ યયામ મે તત સદ સદસત્વમાયયા પશ્યમયી બ્રહ્માણી કલ્પિતમ પરે હે મોટા મુનિ તેમનામાં જેને સમયે જેને તે સમયે રુચિ પ્રાપ્ત થયેલી એવાની મારી પ્રિય સિદ્ધિવાળામાં અચલ મતી થઈ જેનાથી હું આ સત અને અસત પોતાની માયાથી પરબ્રહ્મ મારી અંદર કંટેલો જોઉં છું એટલે અહીં આગળ જે કહ્યું કે શ્રવણથી કૃષ્ણ કથાની ઉત્તમ શ્રવણથી મારામાં જે સાંભળતા મારા પ્રિય કીર્તિવાળામાં મારી મતી થઈ અને તેનાથી હું પરમ બ્રહ્મને મારી અંદર હું આવી રીતે કલ્પેલો જોઉં છું એમ કહે છે રુચિથી ભગવાનના અનુભવ માટે પ્રયત્ન કરવાનું લોકમાં સાબિત થયેલું છે અને તે પ્રયત્ન જ્ઞાનરૂપ હોવાથી તે કહે છે રુચિનું ફલ અમુક સમય પછી થયું ન હતું એમ તે સમય શબ્દથી કહે છે એટલે ભગવાન તે સમયે નારદજીની રુચિ ભગવાનમાં તેમના અનુભવ માટે તેમના અનુભવ પ્રયત્ન કરવા માટે લોકમાં જે રીતે સાબિત થયેલું છે તે સમયે તે રુચિ તેમની દ્રઢ હતી અને તે તેમને પ્રાપ્ત થયેલી છે એમ કહે છે રુચિ અને મતિ નો નિયમ જણાવવા હે મોટા મુનિ એવું સંબોધન કહેલું છે અહીં રુચિ અને મતિ નો ની વાત કહે છે અને એમ કહે છે કે જેનો પરદેશ ગયેલ હોય તેવી સ્ત્રી તેનું ધ્યાન કરે ધરે તેના જેવા ભગવાનના ધ્યાનને અહીં મતિ કહેલી છે જેમ કોઈની સ્ત્રી કોઈનો પતિ પરદેશ ગયેલો હોય અને તે સ્ત્રી ધ્યાન કરે તેવી રીતે આ ભગવાનનું ધ્યાનને અહીં મતિ કહેલા કહેલી છે અથવા શાસ્ત્રથી તેને યથાર્થ જ્ઞાન થાય તે મતિ અને બીજા વિષયનું ભાન થાય અથવા તેમાં સંદેહ રહે તેમાંથી ચડવું તે બંને ન હતા તેથી મતિ અચલ હતી અહીં બ્રહ્મા નારદજીની મતિ પ્રભુમાં અચલ હતી તેમ કહે છે તેમાં પણ શ્રવણના મુખ્યપણા છે અને તે શ્રવણના મુખ્યપણાથી તેમને પ્રાપ્ત તે મતિ તેમને શ્રવણના મુખ્યપણાથી તે પ્રાપ્ત થયેલી એમ પ્રિય ચિત્તિવાળા શબ્દથી કહે છે જેની જેનામાં શ્રદ્ધા હોય તે જ છે આ ભગવદ્ ગીતાના સત્તરમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં આ વાક્ય પ્રમાણે સફળ રૂચિરૂપ ઘણી શ્રદ્ધા ઉત્પન્ન થાય એટલે અહીં જે જેની જેનામાં શ્રદ્ધા હોય તે જ છે તેથી ગીતામાં જે વચનો છે એમાં છે કે શ્રદ્ધા અંતઃકરણનો ધર્મ છે એટલે કે સર્વની શ્રદ્ધા પોતપોતાના અંતઃકરણને અનુરૂપ હોય છે અંતઃકરણ પૂર્વના જેવા સંસ્કાર હોય એટલે કે તેવા હોય છે એમ ગીતામાં અહીં એવી રીતે કહે છે કે શાસ્ત્રવિધિ પ્રમાણે કરતા શાસ્ત્રવિધિનો ત્યાગ કરી જેવું વર્તન કરવામાં આવે તેનું કારણ તેની તેવી શ્રદ્ધા હોય છે એટલે કે જેની જેવી પ્રકારની શ્રદ્ધા તેવો તે ગુણવાળો હોય છે એમ અહીં ગીતામાં તેવું જણાવે છે હવે આગળ એમ કહે છે એ વાક્ય પ્રમાણે પ્રથમ અધિકાર હોવાનું જણાવવા કહે છે કે જે મતીથી હું હું જ બ્રહ્મ છું મારામાં જ સર્વ ઉત્પન્ન થયેલું છે પરંતુ માયાથી કલ્પેલું છે આ એટલે સ્થૂલ અને સૂક્ષ્મ શરીર અથવા જગત પહેલેથી કરેલી માયાથી કલ્પાયેલું છે આ જગત દેખાય છે તે બધાનું સ્થાન હું બ્રહ્મ છું અને માયા તેને બનાવવાનું સાધન છે એમ મેં જાણ્યું એટલે આ બધું નારદજી એમ કહે છે કે આ રીતે માયાથી કલ્પેલું આ જગત છે અને સ્થૂલ અને સૂક્ષ્મ શરીર જે માયાથી કલ્પાયેલું છે અને આ જગત દેખાય છે એ સ્થાન એટલે કે બ્રહ્મ છે બધું એમ અને માયા બનવાનું તેનું સાધન છે એવું બધું નારદજીએ જાણ્યું એમ એનો એવો અહીં અર્થ થાય છે અને પ્રપંચજી જુદા તરીકે બ્રહ્મ અને આત્માનો અનુભવ થયો એવો અર્થ થાય છે એટલે આ રીતે નારદજી પ્રપંચથી બ્રહ્મ અને આત્માનો તેમને અનુભવ થયો એવું એ જાણે જાણે છે એમ અહીં કહે છે જેજુ પુરુષ આપ સ્વાગત છે વિચારણી છે બીજો એ હા આગળ તો જેમને હોય તે કરો કઈ આમાં ન હોય વિચાર બરોડા અચ્છા તો તો હવે આજે અહીંયા રાખીએ કાલે પછી જે પણ કરી શકે તે કરે હાજી જી